विराज जी को साष्टांग दंडवत करी के पर्वत के ऊपर मंदिर में आए उत्थापन के दर्शन किए એટલે પછી પરમાનંદ દાસ નાઈને શ્રી ગિરિરાજજીના સાષ્ટાંગ દંડવત કર્યા પછી પર્વતના ઉપર મંદિરમાં આવીને ઉત્થાપનના દર્શન કર્યા છ ગોવર્ધનનાથજી કે દર્શન કરવાથી પરમાનંદ દાસ આસક્ત હોય રહે એટલે ગોવર્ધનનાથજીના દર્શન કરતા જ પરમાનંદ દાસ આસક્ત થઈ ગયા એટલે મગ્ન થઈ ગયા એમ લીલા રસમાં તબ શ્રી આચાર્યજી આપ શ્રી મુખતે પરમાનંદાસ છો કહે જો પરમાનંદાસ કચું ભગવત લીલા કે કીર્તન શ્રી ગોપનાથજી સુનાવો એટલે પછી મહાપ્રભુજીએ પોતાના મુખથી ને કીધું કે પરમાનંદાસજી તમે ભગવત લીલાના કીર્તન એટલે ને ભગવદ લીલાના કીર્તન ને સંભળાવો तब परमानंद दास अपने मन में विचार किए जो मैं कहा गाऊं એટલે પછી પરમાનંદ દાસજીએ પોતાના મનમાં વિચાર્યું કે હું કયો કીર્તન ગાઉં क्यों जो रसना तो एक है और और श्री गोवर्धननाथ जी को स्वरूप तो अपार है और इनकी લીલા હું અપાર है એટલે કીધું કે જે મારી એમ જે રસના એટલે જીભ એટલે મારી જીભ તો એ છે હવે એ જીભમાં હું ગોવર્ધનાજીના સ્વરૂપ સ્વરૂપનું વર્ણન કરવું તો અપાર એમ તો આટલી એક જીભ તો ગઈ છે એમને એમની લીલા એમ લીલાનું જે સ્વરૂપ છે એ સમજાવી શકીશ કેમ કે એમની લીલાનું જે સ્વરૂપ છે એ તો અપાર છે જો વસ્તુ સ્મરણ કરો સો તાહી મેં બુદ્ધિ વિશિષ્ટ વિક્ષિપ્ત હોય જાતે એટલે એટલે કોઈ પણ વસ્તુનું તમે સ્મરણ કરો એટલે એમાં પોતાની બુદ્ધિ એવી વિક્ષિપ્ત એટલે મગ્ન થઈ જાય નહીં નહીં એટલે ઠાકોરજીની કોઈ પણ લીલા કોઈ પણ ગુણ કે સ્વરૂપ નું આપણે યાદ રાખીએ તો એમાં જ આપણે બુદ્ધિ થઈ જાય છે વિક્ષિપ્ત એટલે એમાં જ ગાંડા ગયેલા થઈ જઈએ એટલે બીજું કઈ આપણે કરી જ ન શકીએ વિચારી જ ન શકીએ પરંતુ શ્રી આચાર્યજી की आज्ञा है सासो कछु ગાવનો તો સહી પણ મહાપ્રભુજીની આજ્ઞા છે તો મને કોઈ પણ કીર્તન ગાવું તો પડશે સો એસો પદ ગાઉં જામે પ્રથમ તો અવતાર લીલા પાછે कुंज લીલા पाछे चरणामिन की वंदना पाछे स्वरूप को वर्णन તા પાછે મહાત્મ્ય સહિત શ્રી ઠાકોરજી की લીલા હોય એટલે પછી હું એવો કીર્તન ગાઉં કે પેલા તો હું એમ જે ઠાકોરજીના અવતાર છે અવતારની જે લીલા છે એના એના વાળામાં કહીશ એના પછી જે કુંજ લીલા એટલે કુંજ એટલે ઠાકોરજી વનમાં પધારે ને અને વનમાં જે લીલા કરે તે કુંજ લીલા એટલે પછી જયારે ઠાકોરજી વનમાં વિરાજે એ વખતે જે લીલા થાય એના એના કીર્તન ગાઈશ એના પછી ઠાકોરજીના ચરણામણી એ વંદના વંદના એટલે વંદન હાથ જોડવું નમસ્કાર કરવા પ્રણામ કરવા પછી એમના ચરણાવીને નમસ્કાર કરીશ પછી એમના સ્વરૂપનું વર્ણન કરીશ પછી એમનો મહાત્મા એમના મહાત્મ્ય અને ઠાકોરજીને અને પછી એમના મહાત્મ્ય સહિત ઠાકોરજીને લીલાનું પણ વર્ણન કરીશ એટલે આટલું બધું આવી જાય એ પ્રકારનું કીર્તન પરમાનંદાજી ગાયું જો એકસો પદ ગયો એટલે એવો પદ ગયો છો પદ મોહન નંદ રાય કુમાર પ્રકટ બ્રહ્મ નિકુંજ નાયક ભક્ત હિત અવતાર આમાં ઉપર જે એમણે મનમાં વિચાર્યું છે કઈ રીતે એમાં વર્ણવાઈ રહ્યું છે એ ધ્યાન આપજો सो यह प्रार्थना को पद गए के पाछे आसक्ति કે पद ગાય એટલે પ્રાર્થના પદ ગાય ને પછી આસક્તિ ના પદ ગયા આ બાજુ શ્રી આચાર્યજી ગોવર્ધનનાથજી થી શેન આરતી કીએ એટલે પછી મહાપ્રભુજી ગોવર્ધનનાથજીની શેન આરતી કરી આ સમયે પરમાનંદ દાસજી ને ય પદ ગાયો એટલે એ વખતે પછી પરમાનંદ દાસજી આ પદ ગાયો સપદ અંગ મહલ ગોવિંદ રાધિકા સંગ શરદ રજની ઉદિત પૂરક આ પદ ગાયો તો એસે પર પરમાનંદ દાસજી ને બહુ જ ગાયો ગાય એટલે પછી આવા પર પરમાનંદ દાસજી બહુ ગાયા તો સુની કેશી આચાર્યજી આપું બહુ પ્રસન્ન ભય એટલે એ સાંભળીને એવા પર સાંભળીને મહાપ્રભુજી ઘણા પ્રસન્ન થયા તા પાછે શ્રી આચાર્યજી ગોવર્ધનનાથજી કો પોઢાએ કે અનોસર કરી પર્વત નીચે પધારે એટલે પછી મહાપ્રભુજી ગોવર્ધનનાથજી ને ફોડાઈને અનોસર કરીને પછી પર્વતના નીચે આવીને પધાર્યા તબ શ્રી આચાર્યજી ને રામદાસ ભીતરિયા છો કહ્યો જો પરમાનંદાસજી કો પ્રસાદી દૂધ પઠાવી દીજો એટલે પછી મહાપ્રભુજી પોતાના ભીતરિયા રામદાસજીને કીધું કે પરમાનંદાસજીને પ્રસાદી દૂધ આપી દેજો તબ રામદાસ મહાપ્રભુજીના નહીં શ્રીનાથજીના ભીતરિયા શ્રીનાથજીના ભીતરિયા રામદાસજીને કીધું કે પરમાનંદદાસજીને પ્રસાદી દૂધ આપી દેજો तब रामदास जी ने वह प्रसादी दूध पठायो तो परमानंदास जी प्रसादी दूध લેન લાગે તો તાતો લાગ્યો એટલે પછી રામદાસજીએ પ્રસાદી દૂધ પરમાનંદજી પરમાનંદદાસજીને આપ્યો અને પછી પરમાનંદદાસજીએ એ પ્રસાદી દૂધ લેવા લાગ્યા એટલે પછી એમને લાગ્યો જે તાતો લાગ્યો એટલે ગરમ એટલે પછી એમને ગરમ લાગ્યો એમ દૂધ તો શીરો કરી કે એટલે પછી ઠંડો કરીને એ દૂધ લીધું પાછે પરમાનંદ દાસ શ્રી આચાર્યજી પાસ આય દંડવટ કરી કે બેઠે એટલે પછી પરમાનંદ દાસજી એ મહાપ્રભુજી બને આવીને દંડવટ કરીને બેઠા શ્રી આચાર્ય પરમાનંદ દાસજી તો પૂછે જો પરમાનંદ દાસ મહાપ્રસાદ દૂધ લ્યો છો કેસો હતો એટલે પછી મહાપ્રભુજીએ પરમાનંદ દાસજીથી પૂછ્યું કે જે તમે પ્રસાદી દૂધ લીધું એ દૂધ તો હતું તો પરમાનંદ દાસજી ને શ્રી આચાર્યજી તો કહ્યો જો મહારાજ દૂધ તો તાતો હતો એટલે પછી પરમાનંદ દાસજીએ મહાપ્રભુજીને કીધું કે દૂધ તો ગરમ હતું સબ શ્રી આચાર્યજી સબ વિટરિયાન સબ ભૂલાય કે પૂછ્યો જો દૂધ તાતો ક્યું ભોગ ધન હતું એટલે મહાપ્રભુજીએ શ્રી નાથજીના બધા ભિખારીઓને બોલાવીને પૂછ્યું કે તમે શ્રી નાથજીને દૂધ ગરમ કેમ ભોગ ધરો છો છો આછો સુહાતો હોય તબ ભોગ ધનો એટલે જ્યારે ઠંડો સારી રીતે થઈ જાય પીવા લાયક થઈ જાય ત્યારે તમે ભોગ ધરવાનો તો સગરે ભિતરિયાન ને કહી જો મહારાજ અપ સે સુહાતો ચીરો કરી કે બહુ કરેંગે એટલે કીધું બધા બિચારીયાએ કીધું કે મહારાજ હવે દૂધ ઠંડો કરીને ભોગ ધરશો તા આતે પરમાનંદ દાસજી કો દૂધ અદ્રામૃત પીએ તે સગરી રાત્રિ લીલારસ કો અનુભવ ગયો એટલે પછી જ્યારે પરમાનંદ દાસજી એ દૂધ જે અદ્રામૃત એટલે અરે ઠાકોરજી હરોવેલું કાકુજી નો અરોગેલું એટલે પ્રસાદી દૂધ પીધું પછી એમને આખી રાત લીલા રસનો ગયું તબ રાત્રી કી લીલા મેં મગ્ન હોય કે એ પદ ગાય એટલે પછી રાતમાં ઠાકોરજીની લીલામાં મગ્ન થઈને પછી એમને આ પદ ગાયો છ પદ આનંદ સિંધુ પડ્યો હરિતન પછી પિયમુખ દેખત હી રહીએ કૌન રસ ગોપીન લીનો મૂઠ વ્યાસે માઈ ભવન છાંડી બન જઈએ અમૃત નિચોય યો એક ઠોર યહ તન નવલ કુંવર પરવારો આ બધા પદ એમને છોયામાંથી પરમાનંદાસ ને સગરી રાત્રી લીલા કો અનુભવ કયો છ બહુ કીર્તન ગાય એટલે પછી આવી રીતે પરમાનંદ પરમાનંદાસજી આખી રાત ઠાકોરજીની લીલાનો અનુભવ કર્યો અને પછી ઘણા બધા કીર્તન ગાયા પાસે પ્રાતઃકાલ ગયો પછી આચાર્યજી આપું સ્નાન તરીકે પર્વત ઉપર પધારે જો ગોવર્ધનનાથજી કો જણાયું એટલે પછી સવાર પડી એના પછી મહાપ્રભુજી સ્નાન કરીને પર્વત ઉપર પધારીને ગોવર્ધનનાથજીને જગાડ્યું તબ પરમાનંદ દાસજીને ય પદ ગાયો એટલે પછી વખતે પરમાનંદ દાસજી આ પદ ગાયો છ પદ સો યા પ્રકાર કે પદ પરમાનંદ દાસ મેં પરમાનંદ દાસજી ને બહુ જ ગાય એટલે પછી આવા પ્રકારના પદ પરમાનંદ દાસજીએ ઘણા બધા ગાયા તા પાસે શ્રી આચાર્યજી ને પરમાનંદ દાસજી શ્રી ગોવર્ધનનાથજી કે કીર્તન કી સેવાદીની એટલે પછી મહાપ્રભુજીએ પરમાનંદ દાસજી ને ગોવર્ધનનાથજીના કીર્તનની સેવા આપી સો નિત્ય નય પદ કરી કે પરમાનંદ દાસજી શ્રી નાથજી કો સુનાવતે એટલે રોજ નવા નવા પદ મનાવીને પરમાનંદ દાસજી શ્રી નાથજીને પદ સંભળાવતા સુંદર આ પ્રસંગ પણ લઈ લો હિમાંશી ચોથો प्रसंग जी जी वार्ता प्रसंग चार एक दिन एक राजा अपनी रानी को को संग लेके વ્રજ में યાત્રા કરી આવ્યો એટલે એક દિવસ રાજા પોતાની રાણીને સાથે લઈને યાત્રા કરવા માટે લાવ્યો વહ રાજા આચાર્યજી કો સેવક હતો એ રાજા શ્રી આચાર્યજી નો સેવક હતો તો શ્રી ગોવર્ધનનાથજી કે દર્શન કરી કે ने आई के वह राजा ने अपनी रानी को कहो जो श्री गोवर्धन नाथ जी को दर्शन बहुत सुंदर है सो तू गिरिराज पर जाई गोवर्धन नाथ जी के दर्शन કરી આપ ત્યારે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરવા માટે એકદમ પેલામાં રાજા દર્શન કરીને આવ્યો અને રાણીને કીધું કે તું પણ જઈને અને દર્શન કરી આવો બહુ સુંદર દર્શન થાય છે જી જી એટલે રાજા એમને આવીને કીધું કે કે શ્રી ગોવર્ધનનાથનું દર્શન બહુ સુંદર છે તું ગિરાજ ઉપર જઈને શ્રી ગોવર્ધનનાથનું દર્શન કરી આ तब रानी ने रा, राजा तो कहो जो जैसे हमारी रीति है वैसे प्रदान में દર્શન હોય તો મેં કરું તો રાણીએ કહ્યું કે જે અમારી રીતિ છે એટલે પડદા જે પડદાનમાં દર્શન હોય તો મેં કરું એટલે એટલે રજપૂત રાણીઓ પડદામાં રહેતી ને એ પોતે બધા સામે ન જતી એટલે જો દર્શનમાં પણ એ એકલી દર્શન કરી શકે ત્યાં બીજી કોઈ હાજરી ન હોય એવી રીતે જો થઈ શકે તો કરું जी जी तब राजा ने रानी तो कही जो ये ब्रज के ठाकुर जी हैं और श्री ठाकुर जी के दर्शन में पर्दा को कहा काम है ત્યારે રાજા એ રાણીને કહ્યું કે આ ठाकुर जी थे अन्य ठाकुर जी ने तो दर्शन दर्शन का पर्दा ने शू काम तो ये ठाकुर जी दर्द के हैं तो काउ को पर्दा राखत नहीं कहू के आ, ठाकुर जी व्रतले कोई पर्दा रखते नहीं प्रकार राजा ने रानी को बहुत समझाई पर रानी ने राजा तो कहो को કયો માન્યો નહીં એટલે રાજાએ રાણીને બહુ સમજાયું પણ રાણી સમજી નહીં तब राजा ने श्री आचार्य जी को विनती करी किन्हीं जो महाराज राजा है श्री आचार्य जी ने विनती करी महाराज मैंने रानी को बहुत समझाया परंतु वह मानत नहीं जो वह पर्दा में दर्शन की ओर चाहत है ત્યારે રાજાએ શ્રી આચાર્યજીને કહ્યું કે મેં રાણીને બહુ સમજે પણ સમજતી નથી એને પડદામાં પડદામાં દર્શન કરવાની ઈચ્છા છે तब श्री आचार्य जी आपको कहे जो वाको पर्दा में ही पर्दा में ही ले आओ जो सबसे पहले दर्शन करवाई देंगे એટલે શ્રી આચાર્યજીએ કહ્યું કે તું એને પડદામાં લઈ આવ સૌથી પહેલા એનું દર્શન કરી દેશું तब रानी परदान में आई और श्रीनाथ जी के दर्शन करने लगी અને રાણી પડદામાં પડદામાં આવી અને શ્રીનાથજીનું દર્શન કરવા લાગી શ્રીનાથજી સિંહાસન તો ઉઠી સિંહ પૌરી के किवाड़ खोली दिए तो भीड़ ભીડ વા રાની की ઉપર પડી એટલે શ્રીનાથજી સિંહાસન ઉપર ઉઠીને જે સિંહ પૌરી કે કિવા એટલે એટલે મંદિરના દરવાજા ખોલી દીધા મંદિરના દરવાજા ખોલી દીધા આ પ્રભુ રાણીને એમ કહ્યું ને કે અલગથી ભલે કરી લે દર્શન એકલી તો શ્રીનાથજી એ રાણી આવી એના ભેગા જ ત્યારે તો એકલી હતી બીજા કોઈ હતા નહીં પણ શ્રીનાથજી દર્શન માટે દરવાજા ખોલી દીધા जी तो भीड़ व रानी के ऊपर पड़ी જે ભીડ બધા લોકો હોય ને લોકોનું ટોળું દર્શન કરવા આવેલા લોકોનું ટોળું એ રાણી ઉપર પડ્યું તો વાંચી જોઈએ સબ વસ્ત્ર નીકળી ગયે એટલે એમના દેના બધા વસ્ત્ર ઉતરી ગયા સબ રાની બહુ લજ્જિત ગઈ એટલે રાની બહુ લજ્જિત ગઈ તો જબ રાજા તો રાની ને દેરાન ને આવી છે सब समाचार कहे तो राजा राणी ने डेरा मैंने बढ़ो समाचार कहया तो राजा ने राणी तो कही जो मैं तासो पहले ही कहो हो तो जो ये श्री ब्रज के ठाकुर जी हैं तो इनमें कहूँ को पर्दा राखियो ही है એટલે હા હવે આવે પછી કહ્યું કે મેં તો તને પહેલા જ કહ્યું કે શ્રી નાથજી વ્રજના ઠાકોરજી છે અને એ તો કોઈ પડદાના પડદો રાખતા નથી એટલે કોઈનો પણ પડદો રાખતા નથી સમય પરમાનંદદાસજી પદ ગાવત હતે તો બાકી એક તું કહી એટલે શ્રી પરમાનંદદાસજીએ એક પદ ગાયું હતું એની એક ટૂંક કહી હતી એટલે લીટી સ્વચ્છ कौन यह खेलवे की बानी मदन गोपाल लाल काहू की राखत नाही कानी આ પદે ગાઈ રહ્યા હતા तो परमानंद जी ने ऐसे ही पद गा, गायो तो पद तो परमानंद जी एम જ પદ ગાયો તો એ પદ अरे तो आगे यह- नहीं भाई तो यह सुनी के તે આચાર્યજી પરમાનંદ દાસ को ભરજે તો ऐसे न कहिए આ સાંભળીને મહાપ્રભુજીએ પરમાનંદ દાસને આ પાડી કે આવું આપણાથી ન બોલાય યા તો ऐसे કહો જો ભલી યહ ખેલવે કી બાની એટલે તમે એવું કહો કોણ યહ ખેલવે કી બાની એમ નહીં પણ ભલી યહ ખેલવે કી બાની બહુ સરસ આ અંબાની રીત છે આપની तब परमानंद दास ने ऐसे ही पद गाए એટલે ત્યારે પરમાનંદદાસજી આવા જ પદ ગાયા भली तो यह यह कहानी ए રીતે जी जी तो यह पद सुनी के श्री आचार्य जी आप बहुत प्रसन्न भय ત્યારે આ પદ સાંભળીને શ્રી આચાર્યજી બહુ જ પ્રસન્ન થયા સુંદર ચલો આજે ચાર અને પાંચ બે પ્રસંગ ને ત્રીજો અને ચોથો બે આપણે વાર્તા પ્રસંગ જોયો કોઈને આમાં કઈ પૂછવું કહેવું હોય બોલો ગુરુની ગુરુની આજ્ઞા સર્વશ્રેષ્ઠ હોય એના ઉપર તમે આ વાત કરી રહ્યા છો આમાં શ્રી આચાર્યજીએ પરમાનંદ દાસે કીધું કે આ આવી રીતે ન ગવાય કીર્તન એટલે તમે બદલો થોડું કે આમાં છે કે कौन यह खेली वे की તો શ્રી આચાર્યજીએ કીધું કે આવી રીતે નહીં કે યા એટલે ભલી આ ખેલી વે બાની એવી રીતે શ્રી આચાર્યજીએ કીધું કે એવી રીતે શરૂઆત કરો એમણે કાંઈ પણ કીધા કહ્યા વગર એમણે કાંઈ પણ કીધા કહ્યા વગર એક કીર્તન સુધારી લીધી પોતાની એ વાત સારી લાગી વાર્તા પ્રસંગ ચાર માં એ વાત સારી લાગી જયારે શ્રી આચાર્યજીએ એમને કીધું કે તું ભગવદ દેહના કીર્તન શ્રી ગોવર્ધન ને સંભળાવ તો પછી પરમાનંદ ને ખબર એમને પદ નતા આવડતું પણ એમને કેવી પણ રીતે મહેનત કરીને એમને એ પદ ગાયા એટલે આપણે હંમેશા આપણા આજ્ઞા નું પાલન કરવું જોઈએ અને ઠાકોરજી ના માટે કોઈ પણ ઊંચું નીચું નથી કેમ કે આમાં જે રાણી છે તેને કીધું કે હું અમારી મર્યાદામાં જ રહીશ અને હું પડદામાં ના દર્શન કરીશ રાજા એ ઘણું સમજાવ્યું તો પણ રાણી સમજી નહીં અને પછી શ્રી આચાર્યજીએ કીધું કે ના એ કીધું કે ઠાકોરજી કોઈનો પડદો સ્વીકારતા નથી કે મદન ગોપાલ કાહુ કી રાખત નાહી કાની એટલે કોઈને ઠાકોરજી વીઆઈપી નથી ગમતા રાણી વીઆઈપી બની દર્શન કરવા એટલે ઠાકોરજી ઠાકોરજી પડદો તો ઠીક એના કપડા ઉતરી ગયા બધા માથે પડ્યા અલગ સાચી વાત છે પ્રશ્ન છે હા બોલ જે છે અહીંયા લખ્યું છો તું ગિરિજા ગિરિરાજ પર જાય કે શ્રી ગોવર્ધનનાથજી કે દર્શન કરી આવો એટલે રાજાએ જ્યારે આ વાત રાણીને કીધી ત્યારે બીજે રાણીએ કે ગિરિરાજ ઉપર એટલે જવાય એ વખતે જવાતું હતું હા ઠાકોરજી બિરાજે તો જવાય ને ઠાકોરજી માટે જવાય એમને એમ ફરવા ના જવાય હવે ઠાકોરજી નથી બિરાજતા તો ગિરિરાજજી ઉપર ન જવાય જી ભાઈ જીજે આમાં જ્યારે પરમાનંદાજી પદ ગાયું કે કોણ ખેલી વેગી બાની પછી મહાપ્રભુજીએ કીધું કે એવું કેવું કે ભલી યક ખેલી વેગી બાની જીજે આ બે વાક્યનું અર્થ શું થાય મેં કીધું ને હમણાં કે આ તો કેવી રમત છે કોણ યક ખેલી વેગી બાની એનો મતલબ એ કે આ તો કેવી રમત રમત છો તો મહાપ્રભુએ સુધાર્યું કે ઠાકોરજીને આપણાથી આવું ન બોલાય ઠાકોરજીને જે કરવું હોય તે કરે આપણે તો એમ જ કેવું જોઈએ કે ભલી ખેલી વેગી વાહ વાહ બહુ સુંદર આપે લીલા કરી જે મારવામાં કૃષ્ણ છે હા બોલ જે જે કે આમાં વાર્તા પ્રસંગ ત્રણ માં એવા હતું કે એમને દૂધ ચડાવતો એમના એટલે તારો અવાજ નથી આવતો સરસ વ્યવસ્થિત જે કે વાર્તા પ્રસંગ ત્રણ માં એવું આવતું કે એમને દૂધ થી પરમાનંદ ના જે દૂધ થી લીલા ખબર પડી ગઈ તો આપણે તો રોજ દઈએ રોજ દૂધ પીએ છે ઠાકોરજી નું આરોગ્ય વાત તો સાચી છે પણ ને કોઈ વખતે વિશેષ કૃપા કરવી હોય અને કૃપા કરવા માટે આવું કોઈ નિમિત્ત બનાવે બહાનું તો એ દ્વારા પણ કૃપા કરી શકે પરમાનંદાસજીને દૂધ મહાપ્રસાદ મળ્યો અને એનાથી એમને વધુ પ્રેરણા મળી તો ઠાકોરજી એવી ઈચ્છા કરી હશે કે આ દ્વારા એમને કૃપા કરે એવી ઈચ્છા આપણા માટે થાય તો આપણને પણ થાય ને ઠાકોરજીની એવી ઈચ્છા હોય કે આવું કોઈ દૂધ કે એના વિના ઠાકોરજી કોઈને કૃપા કરવા ચાહે તો પણ કરી શકે ધ્રુવજીના પ્રસંગમાં આવે છે કે તપસ્યા કરીને ઠાકોરજી પ્રકટ થયા તો એમની બોલતી જ બંધ થઈ ગઈ પછી ઠાકોરજીએ પોતાનો શંખ હતો એ ધ્રુવજીના મોઢાને અડાડ્યો તો પછી ધ્રુવજી બોલતા થયા અને બીજે છે બીજી પણ વાર્તામાં આવી ગયું છે છતાં આમાં દૂધ એટલે આપણે ઠાકોરજી અચૂક એકદમ ગરમ દૂધ ન ધરવું ગયા વખતે વાર્તામાં આવ્યું હતું કે ઠાકોરજી ને જીભ ધરી ગઈ આરોગવા લાયક આરોગવા પછી ઠાકોરજીને આવે છે જે જે મને એ સારું લાગ્યું કે પરમાનંદ પરમાનંદાસજી કીધું કે એમ ગોવર્ધન ગોવર્ધનનાથજીની સ્વરૂપ ની જે જે સ્વરૂપ એમની લીલા તો અપાતી એટલે હું પોતાની થી એ આખી લીલાનું વર્ણન કેવી રીતે કરી શકું છું એના સ્વરૂપનું એટલે એટલો બધા માથને માનતા એમ ગોવર્ધનનાથજીના સ્વરૂપનું એમ સાચી વાત છે એક પ્રશ્ન છે બોલ જે છે કે રાની તો તેના મર્યાદાની એ ફોલો કરતી હતી તો એમાં એનું ખોટું શું કર્યું એને ખોટું કઈ ન કર્યું પણ ઠાકોરજીને ન ગમ્યું ઠાકોરજીના સામે જે કોઈ પણ આવે એ બધા એક સરખા જ હોય એમાં કોઈ વ્યક્તિ પોતાને ખાસ માને કે નહીં બીજા બધા તો આમ ને હું આમ તો એ ઠાકોરજીને સારું ન લાગ્યું મર્યાદા પાડવી હોય તો એના રાજમાં પાડે એના મહેલમાં પાડે ઠાકોરજીના મંદિરમાં ઠાકોરજીના સન્મુખ કોઈ મર્યાદા મર્યાદા ન હોય જે જે મને અમે વાત સારી લાગી કે પરમાનંદજીએ જે પ્રસાદી દૂધ લીધું તો પછી એમને આખી આખી રાતની લીલા રસનો અનુભવ થયો હા જેજે મને આમાં એ વાત સારી લાગી કે રાજાને અભિમાન નહોતો કે હું રાજા છું એટલે એ તેની રાનીને કીધું કે ઠાકોરજી સામે એવી રીતે પડદા રાખીને ન જોવાય જીજે મને આમાં પ્રશ્ન છે એટલે જે શ્રી નાથજીના ભીતરિયા હતા એ દૂધ હતા તો મહાપ્રભુજી એ ભીતરિયાથી કેમ ના પૂછ્યું કે દૂધ એમ ગરમ છે કે નહીં એમને પરમાનંદાજીથી કેમ પૂછ્યું કે દૂધ કેવું હતું પરમાનંદાસજીએ દૂધનો પ્રસાદ લીધો તો પરમાનંદાસજીને ને પૂછે ને મહાપ્રભુ એટલે ભીતરિયા ધરતા તો ભીતરિયા થી ના પૂછાય કે તમે કેવું એમ ભોગ ધર્યો એમને તો બરોબર જ લાગતું હશે એટલે એમણે ધર્યું ને ભીતરિયા તો નોકર માણસ છે એને જેમ ઠીક લાગે છે એને કર્યું પણ ઠાકોરજી લાયક છે કે નહીં એ તો જાણી શકે નોકર થોડો જાણી શકે જી જી તો ચલો આજનો સુંદર થયો પ્રસંગ બે પ્રસંગ આપણે કર્યા હવે સિરાજા પ્રવેશિકા ભણાવશે તમને લોકોને સાંભળવું હોય તો સાંભળજો તમને બહુ ઉપયોગી થશે